જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહા મુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા જ્ઞાની પાસે સિદ્ધતરા જ્ઞાની પાસે સિદ્ધ તરાપા અક્રમ જ્ઞાને નિજ પદ સ્થિરતા અક્રમ જ્ઞાને નિજ પદ સ્થિરતા અલૌકિક આધુનની જાતમાં અલૌકિક આધુનની જાતમાં રોગ રોકડ મોક્ષક જો મુકદાતા રોકડ મોક્ષક જો મુકદાતા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન મન હરદમ દાદા જગવી સ્મૃત કર નિજ તલ્લીનતા જગવી સ્મૃત કર નિજ તલ્લીનતા ત્રિયોગે સમરસવર વીરતા ત્રિયોગે સમરસવર વીરતા સ સર્વોદય સ્વધર્મે અભયતા સર્વોદય સ્વધર્મે અભયતા કેવડ કરુણા ઉર્ષરદયતા કેવડ કરુણા ઉર્ષરદયતા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા મૌલિક જ્ઞાની સિદ્ધ સમૂર્તા મૌલિક एक ज्ञानी सिद्ध समुरता येहि सत्यं विश्वविधाता येहि सत्यं विश्वविधाता दृढनिशीलहु भाव प्रतिज्ञा दृढनिशीलहु भाव प्रतिज्ञा शिरसा वन्द्यो आप આપની આજ્ઞા શિરસાવંદહો આપની આજ્ઞા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા મારા પંચેન્દ્રિયના ખુલ્લા ડાટા પંચેન્દ્રિયના कुल्लाटा शिव सत्सङ्गे साधोटाका शिव सत्सङ्गे साधोटाका विश्वे मोक्षजे त्वं पञ्चाज्ञा विश्वे मोक्ष रक्षज त्वं पञ्चाग्ना त्रिमन्त्रारथसिद्धनिर्विघ्ना त्रिमन्त्रारथसिद्धनिर्विघ्ना भज मन हरदं दादा दादा भज मन हरदम दादा दादा दादा ज्ञाने केवड સ્ફુરતા દાદા જ્ઞાની કેવળ સ્ફુરતા હાજરીનું મહાતમ અદ્ભુતતા હાજરીનું મહાતમ અદ્ભુતતા દાદા જ્ઞાને કેવળ સ્ફુરતા દાદા જ્ઞાને કેવળ સ્ફુરતા હાજરીનું મહાતમ અદ્ભુતતા હાજરીનું મહાતમ અદ્ભુતતા સમવૃત્તિ વર્તે સિદ્ધાત્મા સમવૃત્તિ વર્તે સિદ્ધાત્મા નિર્વિશેષ પ્રગટ શુદ્ધા પરમાત્મા નિર્વિશેષ પ્રગટ શુદ્ધાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા મિલાવે મહાવિદેહ સાધા મિલાવે મહાવિદેહ સાધા સ્વામી સિમંદર સ્વીકારે વંદના સ્વામી સિમંદર સ્વીકારે વંદના મિલાવે મહાવિદેહ સાધા મિલાવે મહાવિદેહ સાધા સ્વામી સિમંદર સ્વીકારે વંદના સ્વામી સિમંદર સ્વીકારે વંદના જળહળ જ્યોતિ મૂર્ત પરમાત્મા જળહળ જ્યોતિ મૂર્ત મૂરત પરમાત્મા પરમાર્થે વિચરે જ્ઞાનાત્મા પરમાર્થે વિચરે જ્ઞાનાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા પ્રગટ પુરુષ મહામુક્તાત્મા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા ભજ મન હરદમ દાદા દાદા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદમ આનંદમ આપણે બધાને પ્રાપ્ત આનંદથી આનંદ મજાથી આપણે સચિત સ્વરૂપે આ કળિયુગમાં જીવી શકીએ છીએ કેટલું સુંદર દાદા બાપા કેટલી મોટી છત્રછાયા આનંદ સ્વરૂપ આપણા સ્વાદમાં ના હોય ત્યાં સુધી સતચિત સ્વરૂપે આ કળિયુગમાં આપણે જીવી ના શકીએ બહુ બહુ કઠિન છે બહુ જ કઠિન બધા યુગોમાં કઠિન છે આ તો અને સતચિત થઈ જવા માટે આખી મથામણ છે માથાકૂટ છે સાહેબ એવું છે ગોઠ ગાંઠાણી સાહેબ એક જ સતચિત અને એમાં પણ જે આપણે પ્રાપ્ત વ્યવહારનું મન વચન જીવન છે એની વાત છે આ પ્રાપ્ત મન વચન આજે વ્યવહારનું જીવન છે અને વિતરાગોનો માર્ગ મોક્ષ માર્ગ આખો મુક્તિ માર્ગ એ વર્તમાન જીવન માટે જ જીવન કેવી રીતે જીવાય છે એને જ લાગુ પડે છે આ તો બધા ધર્મોમાં એક જ છે પણ દરેક ધર્મની માન્યતા અને માન્યતાના સ્તર પર અને એમની જે માન્યતાની દ્રષ્ટિમાં જે પ્રમાણે ધર્મ વિકસ્યો હોય એ પ્રમાણે બધાને આ પ્રમાણે હોય જ પણ છેલ્લો ગોલ તો આ જ હોય છે ગોલ તો એક જ છે ગોલ એક જ છે એને સત્ય સમજે છે પણ પછી વ્યવહાર માર્ગમાં તો એવું જે માન્યતાની દ્રષ્ટિઓ વિકસ્યો એ પ્રમાણે હોય ને બધું એટલે એને સાંપ્રદાયિક કહ્યું સાંપ્રદાયિક એ બહુ ખોટો શબ્દ નથી વ્યવસ્થિત છે એ વ્યવહારનો પરંપરાનો ચાલુ આવતો શબ્દ છે બધા યુગોમાં ચાલ્યા જ કરે છે એટલે જ વ્યવહારને કાયમનો કયો કેવો હમ એનો છેડો નથી સિવાર કે આપણાથી એ વ્યવહારનો છેડો આવે અને જેમને છેડો પહોંચી ગયેલા છે એવા જ આપણને છેડો આપણને પ્રાપ્ત કરાવડા બાકી કોઈનું ગજું નથી આમાં શું સમર્થ એટલે ગજું નથી એટલે કંઈ એમને સ્પેશિયાલિટી નથી રાખી પોતાની કોઈ પણ થઈ શકે છે માણસ છે તો થઈ શકે છે અને ભારતનું મૂળ હોવું જોઈએ બસ એટલું જ આ આ સનાતન ક્ષેત્રના છે તેનું મૂળ હોવું જોઈએ એના જન્મનું મૂળ્યું એવું હોવું ઘટે થોડુંક આમ આવજે અંદર બસ બસ થઈ ગયું થઈ ગયું મહેન્દ્રભાઈ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુરજભાઈ આ સુરતથી તમે કોણ કોણ આવ્યું તમે કોની સાથે આવ્યા તારાબેન સાથે એ તો હા એ તો બરાબર છે તો વાંધો નથી ના કારણ કે સુરતમાં વચવા બહુ જરાક આ વખતે ટ્રાવેલમાં થાય છે નહીં પણ સવારમાં નહીં નડતું હોય હા એટલે થોડુંક વાંધો નહીં બહુ મોટો પુરુષાર્થ છે સુરતથી આવવાનો અને અમદાવાદથી પણ એટલો જ જય સચ્ચિદાનંદ આનંદ કોનો છે આપણો છે પરાયો કાંતિ આનંદજી કહો હા તારી ઓય તું કહેલી સાચું છે હવા દાવે છે તને હા તો પેલો ના કહે છે કે મને બહુ કમ્પ્લેન કર્યા કરે મને અવાજ નથી આવતો તું કમ્પ્લેન કરું છું હા કે છે જો મેં હા કેવડાવા નથી કહ્યું એને તમારે બંનેને એવું છે હે તમારા બેના શું છે એટલે બંને હરખા નહીં હા એક થઈ ગયા એક આ ભિન્ન ભિન્ન પ્રકૃતિઓમાં પ્રકૃતિની ભિન્નતામાં એકતાનો સ્વાદ આવવો બહુ જેવી તેવી વસ્તુ નથી શું અહીંયા અગર જ આપણું અક્રમ વિજ્ઞાન આવે છે અભેદ દ્રષ્ટિ કહે છે તેને અભેદ દ્રષ્ટિ જેને જેને આપણે મહાત્માઓને જેટલી વિકસી એટલો આપણો આનંદ સાબુત થઈ ગયો એને વિકસવાના પ્રોસેસમાં હોય પણ એ સ્થિરતા થાય એ આપણો ગોલ છે એ આજ્ઞાધર્મનો ગોલ છે આખો સમજાવ્યું ને એટલે આનંદનો સ્વાદ જેટલો સ્થિર થતો જતો જાય એ આપણો ગોલ ગોલ એ તો એમાં કંઈ દોડમ દોડી કશું કરાય એવું નથી પરંતુ દાદા ભગવાને કહ્યું કે આ કળિયુગમાં કળિયુગનો સમય છે શ્વાસ ફટફટ ચાલ્યો જાય છે હમ ઘડિયાળ તો આપણે રોકવું હોય તો રોકી શકાય એવું છે કારણ કે ઊંધા કાંટા ફેરવતું ઘડિયાળ બનાવડાવીએ તો રે કંઈક નહીં આજના આ ટેકનોલોજી જમાનો બને ઊંધા આમ જ ફર્યા કરે નહીં એટલે આજ્ઞા ધર્મનો આપણો આ ગોલ છે એ આપણું માપ છે થર્મોમીટર છે આજ્ઞા ધર્મ આપણું દરેક આપણા બધા વ્યવહારોમાં તરત જ કે આ રિલેટિવ એ રિલેટિવ જ છે રિલેટિવ એટલે રિલેટિવને આપણે રિયલ માનેલું જેને આપણે આ વ્યવહારનું જીવન જે ભોગવટાનું જીવન છે શું કહ્યું અમારા કેલિફોર્નિયા અમેરિકાના આપણા સાહેબ મગનભાઈ સાહેબ એમને કહ્યું ત્યાં તો મને સમજ પડી કે દાદા ભગવાને મને આ જ્ઞાન આપ્યું અમેરિકાના જંગલોમાં ફરતા હતા તારે એવું હતું સાહેબ એ તે વખત ખ્યાલ આવ્યો ને બહુ મોટું તમને સંજ્ઞા મળી ગઈ એક હા અને આપણે બધા વાત કરીએ જ છીએ કંઈથી બહાર નીકળી ગમે ત્યાં જઈએ પણ આપણો અંદર ઉપયોગ ગોઠવી દઈએ કે ગમે ત્યાં જઈએ વ્યવહાર તો આખો તો વ્યવહાર જોયા જ કરશે પરંતુ આપણે શું જોઈએ તો કે આપણે શુદ્ધાત્મા જોઈએ શું કહ્યું અને વ્યવહારમાં શું જોઈએ તો કહો આ ભોગવટાના સ્વરૂપો કેવા કેવા કેટલા કયા કયા પ્રકારે છે શું કહ્યું ભોગવટાના સ્વરૂપો ભોગવટાના સ્વરૂપો જેને પોતાને હાટડીમાં મોટા બજારમાં મોટા માર્કેટમાં જેવી જેવી દુકાનો માડી હોય એવી એવી પછી અત્યારે તો યુનિવર્સલ દુકાનો બહુ મંડાય છે ને પછી ઈ કોમર્સ થઈ ગયું ઈ ઈ સૌરાષ્ટ્રનું ઈ એટલે સચ્ચિદાનંદ શું સાહેબ તમે આપ્યું આ અચ્છા આ તો પેલું બાકી છે તે અને ધ્રુવી સાહેબ પાછા આવ્યા તમે છે અચ્છા હે આ એ જ આવ્યું ને આજે આના જોઈએ જોઈએ આપણે જોઈએ દાદા ભગવાનના સીમ જે જયકાર હો એક તાર પહેલાં એક પદ લઈ લો ને બિહારી આનજી સમયને દો છે તમારે ના હૈદરાબાદ હતો ચાલો તો તમને તમારા કંઠે હોય તે કહો કંઠે બિરાજો જે કંઠે બિરાજેલું હોય તે જવા દાદા તો બધા કંઠે બિચારી જ ગયેલા ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ બિહારી આનંદજી હા દાદા સંયમ ક્રમિક માર્ગમાં ક્રિયાઓના માર્ગમાં ક્રિયાઓના કરવાપણાથી પ્રગતિ પામવાનો માર્ગ છે સંયમ અને એમાં અંતિમ ધ્યેય આ સંયમ પ્રાપ્ત કરવાનો છે જેમ જેમ અહિંસકપણું આપણામાં સમજણમાં મળી અને સેટ થતું જતું જાય તેમ તેમાં પરિણામ આવે નહીં તો આવે નહીં આ ક્રમ માર્ગ છે આખો હમ અને ઉપજાયો છે એમ પરિણામ મહાત્માઓ માટે સમજ દ્રષ્ટિ છે દ્રષ્ટિનો વિષય છે દ્રષ્ટિનો વિષય છે એ જ્ઞાનનો વિષય છે હા પણ એ જ્ઞાન ક્રિયા જ્ઞાન મોક્ષ કહીએ છીએ ને પોતે જ આપણે એટલા માટે કહેશે ને અમીન સાહેબ કેવું છે આ અક્રમ વિજ્ઞાન સેલ્ફ એક્ટિવ છે એવું કંઈ કહેશે ને હા પોતે જ ક્રિયાકારી છે ક્રિયાકારી ક્રિયાકારી છે હમ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે તો સ્વભાવથી જ છે અને પૂદગલ પણ ક્રિયાકારી છે પણ પોતાના સ્વભાવથી છે સ્વભાવથી એટલે એની ક્રિયામાં ક્રિયાને ગતિ આપવા માટે તત્વો બીજા છે ચાર તત્વો છે બીજા પણ એ તત્વો તો કેવા બીજા આમ પડી રહેલા છે તત્વ સ્વરૂપે જ અને તત્વ સ્વરૂપે હાજરી હોય તો હાલવાનું ચાલવાનું બેસવાનું એ બધું થઈ શકે નહીં તો ના થઈ શકે કાર ફર્યા કરે શું કહ્યું એ તત્વો છે ચાર અને આપણને હંમેશા આપણે સ્વભાવ શું છે જ્યાં ત્યાં જગા ખોરવી એવો સ્વભાવ નથી કંઈને કોઈ જાતની અંદર હું બહાર હું જગા ખોર્યા કરવી હવે તત્વ ના હોય તો કેમનું આપણે <laughs> જગા કેમ નહીં મળે આ ચાર તત્વો છે કયા ચાર કાળ ગતિ સ્થિતિ અને આકાશ આકાશ આકાશ બધું અવકાશ આપ્યા કરે જે જગા ખોરવાળા એને અવકાશ એ રેડી જ હોય એટલે જેને જે જગ્યા ખોડવે જેમાં રસ પડ્યો અને સ્ટેટ થયો તો તે મળી જાય ને એ પૂતગલ એટલે ઉપજાવે સંયમ પરિણામ બહુ સુંદર પદ આવ્યું છે બોલો જમાવો ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષને સોકા જનની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન પૂજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે તું આવે કઈથી અપમાન હળ હળ તું આવે કઈથી અપમાન સામુની મિત જો નિર્દોષ ભાષે સામુની મિત જો નિર્દોષ ભાસે આપણો અધિયું ઊર્ધ્વ પરિણામ આપણો અધિયું ઊર્ધ્વ પરિણામ જાગૃત રાખે કડવા સંયોગો જાગૃત રાખે કડવા સંયોગો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો એવા પૂદગલને સદબુદ્ધિ હોજો સત્તા વ્યવસ્થિત જા સત્તા વ્યવસ્થિત જા ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ગમ ગમે તે પ્રસંગ ફાવ તો લાગે ગમે તે પ્રસંગ ફાવ તો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાખે વાતાવરણને હળવું જરા રાખે વાતાવરણે હળવું રાખે આપણું સ્પંદન કોઈને ન વાગે આપણું સ્પંદન કોઈને ન વાગે સુધની નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે અસંગ સ્વરૂપ ધ્યાન અસંગ સ્વરૂપ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ સુરેશભાઈ આ પદ લેજો આપણે લઈશું તમારા પ્રોજેક્ટમાં હા બોલો હા જરા જોરથી બોલજો પદમાં સંયોગ અને સંજોગ એ બે વચ્ચેનો તફાવત શું કે બેઉ સરખા જ છે મને ખબર નથી સંયોગ ને સંજોગ સંયોગ એ કુદરતી આખા જીવનના છે બધા એટલે આપણા બધા સંજોગોએ કરીને બંધાઈ ગયું હતું એ ખૂબ બંધારણે સંયોગ સ્વરૂપ મન વચનને કાયા અને સંજોગ એટલે ઉદયો આવે કર્મના વિપાક થાય એટલે કર્મ ફળ આપવા કરવાનું હોય ને તે વખતે તારે સંજોગ કહેવાય છે સંજોગ તે વખતે ટાઈમિંગ આવે છે જોડાય છે ટાઈમિંગ એટલે સંજોગ કહેવાય બાકી આમ તો મોટે ભાગે એક જ છે સંજોગ એ ડિસ્ચાર્જ છે સંયોગ એ ચાર્જ થતો બધો એમનો સરવારો છે એને આપણે સાંખ્યામાં પેલા ત્રણ કર્મો કયા ને કયા નિક હે હા ક્રિયમાણ કે છે સંચિત ક્રિયમાણની ક્રિયામાણતાથી જે સંચિત થયો હતા બધા સંયોગો તે બધા એટલે પછી પ્રારબ્ધ ગળી ગયું એટલે પ્રારબ્ધ દે ડિસ્ચાર્જ આવી જાય બખો હમ પ્રારંભ સંચિત આ એ એ તો સાંખ્યામાં છે આપણે દરેક આપણી અક્રમથી કંઈ ક્રમ ખોટો નથી પડતો ઉડતો ક્રમ શોભાયમાન થાય છે શું કહ્યું હા સાચી વાત છે કોણ જી ના ચીકણા એવું ડિસ્ચાર્જ કહીએ આપણે ચીકણા નિકાચિત એ બહુ વસ્તુ જુદી છે નિકાચિત કે છે તે એ બહુ જુદી છે સમજાયું પણ એ ચીકણા જ કહેવાય ને આજે બધું ચીકણા જ કહેવાય ચીકણા એટલે એટલે જ આજ્ઞામાં આવવું પડ્યું આપણે આજ્ઞામાં કારણ કે ત્યાં આગળ જ્ઞાની પુરુષની સત્તા શું છે બધા કર્મોને વસમીભૂત કરી શકે છે ખરા પણ કયા કર્મો બધા વડાની એવા જેવા હોય તે અને મોટા ભાગે એમાં જ આજુ આ જન્મ મરણના ચક્રમાં એનાથી જ આપણે ફર્યા કરીએ છીએ શું એનાથી જ અને પોતે જ પાણીમાં તરવાના શોખીન એટલે પોતે જ પોતાનું તલાવ સરોવર બધું જેવું ફાવ બનાવીને એમાં તર્યા કરે છે તર્યા કરે છે એને જ અડી દ્વીપ જંબુ દ્વીપ કયો મોટો આ તો સાહેબ હે જંબુ દ્વીપ કયો આ પણ જંબુદ્વીપ ખોટું નથી એ તો આ આખું બ્રહ્માંડનું આખું મધ્ય લોક છે ને બહુ વિશાળ છે બહુ વિશાળ પણ મનુષ્યને એક યુનિટ છે આખું પિંડ બ્રહ્માંડી પિંડ કેવું હા જે પિંડમાં બ્રહ્માંડ સ્વરૂપ આખું જ્ઞાન ખુલી શકે છે આખા બ્રહ્માંડને જોઈ જાણી શકે એવું હમ પણ આ બધું આપણે સમજવા માટે વાતો કહી એટલે આજે આપણે જેટલું થયું એટલું આપણું પછી વાંધો નહીં પછી એટલું રિપીટ નહીં કરવાનું આવે બાકી રાખે રાખ્યું હશે આપણે પ્રેમથી સવાદ રહી ગયેલા હોય એટલું પછી આવશે આગળ પ્રકાશજી એવું પ્રકાશભાઈ સાહેબ ગીતા ચાલો હવે આપણે લઈશું આ સુનિતાબેનના અને રાજલક્ષ્મી મહેતા હા પહેલાં સુનીતા એકલું જ લખતી હતી હવે સુનીતા રાજલક્ષ્મી મહેતા બે બોલે છે રાજલક્ષ્મી એમની સૌથી નાની દીકરી હમ સૌ ત્રણ ચાર દીકરીઓ ત્રણ ને ત્રણમાંથી સૌથી નાની આવીએ આવડી હતી ત્યારથી એ સત્સંગમાં રહ્યા કરે છે એ મોટી થઈ ગઈ હવે કોલેજોમાં ભણે છે હા દાદા ભગવાનના અસીમ જે જેકાર હો એકત્રીસ ઓક્ટોબરે એમને મોકલાવ્યું હતું તે परम पूज्य श्री कनु दादाजी सुनीता का હૃદય સે ચરણ વંદન જય સચ્ચિદાનંદ આ બહુ સરસ છે એક લાઈન લખી છે કવિરાજની બિહારી આનંદજી કે નિરવતા ભેદાઈ જાય એવું મૌન સ્ફૂર્યું બોલો ભીતરના એકાંતને ભીતરના એકાંતને ગાતું કરે કવિ તું એકાંતને ગાતું કરે તું કવિ તું બહુ સરસ લાઈન છે આ એને આ ભેદ લોકો તરીકે લખી છે જુઓ તો કરે એને અનુભવ છે આ તો હવે એનો અનુભવ લખે બે ત્રણ લાઈનમાં દાદાજી जीवन के ऐसे अध्याय का आरंभ हुआ है जहां मैं और मेरा में आच्छादित मुखौटा जैसे जैसे टूट रहे हैं अलौकिक कृपा और परम आनंद के अनुभव सहित स्व अध्याय को अद्भुत आधारभूत आधारभूत दिशा मिल રહી है એનો અનુભવ લખ્યો છે હમ એ તો ચાલવા દઈએ ને હવે આગળ હવે એને પૂછ્યું છે એ પેલું એકને બે લઈશું નહીં પછી બીજી વખત બીજા બે લઈશું કોણ પછી હા એનું લઈ લઈશું આજે એટલે આના બે લઈને પછી બીજા બે બીજી વખત લેજો પહેલું પહેલું છે એમનું દાદાજી નિર્જળતા પરમાણુની પ્રસવ પીડાનું વેદન ભૂખ ભૂખ ભૂક લખ્યું છે હિન્દીમાં એનો અર્થ શું થાય હિન્દી કોણ જાણે છે ક લખ્યો છે એને હે અચ્છા અંદર જ બરોબર છે મનવાર કે છે આવડી હોમ એવું લઈને રહી ચાલીએ આગળ વાત સાચી છે કારણ કે વાક્યના કોન્ટેક્સમાં બેહે છે એવું એ નિર્જળતા પરમાણુની પ્રસવ પીડાનું વેદન અંદર સ્વભાવ સ્વરૂપ સમજાય છે એટલે કંઈક એનો હિન્દીનો અર્થ થતો હશે લેકિન એ બુક એ બુકનો અર્થ છે બુક એટલે દીર્ઘઈ કરી છે ભ દીર્ઘઈ અને ક પણ આપણે હિન્દીના જાણકાર તો કોણ હોય અહીંયા હે બોલના અચ્છા હા એ તો હિન્દીની ડિક્શનરી લાઈન જોઈ ખબર હા એ જ કહીએ છીએ સ્વભાવ સ્વરૂપ સમજાય છે એવું કે છે દાદાજી નિર્જળતા પરમાણુની પ્રસવ પીડા એ બહુ સુંદર પ્રયોગ છે એમને પૂછ્યું છે તે નું વેદન નિર્જળતા પરમાણુની પ્રસવ પીડાનું વેદન બુક એટલે કે સહજ સ્વરૂપે અંદર સમાતો એવો કંઈક અર્થ હોવો જોઈએ આ સ્વભાવ સ્વરૂપ સમજાય છે એ સ્વભાવ પ્રાપ્ત થયો છે હું શુદ્ધ આત્મા છું હમ અને આ નિર્જરતા પરમાણુની પ્રસવ પીડાનું વેદન એ પરભાવ છે પરંતુ આજે આપણને ભોગવટાના સ્વરૂપે એ વેદાતું છે શું કહ્યું વેદાતું છે એને આગળ અજ્ઞાન ભાવમાં આજે વેદન સ્વરૂપ સાથે આવ્યું કે અજ્ઞાન ભાવમાં એ આપણે આપણે ભોગવનાર છે એવી જ રૂપે હતું એટલા માટે એ વેદ્ય સ્વરૂપમાં આપણે એક થઈ ગયા હતા આપણે વેદ્યને વેદકથી દાદાએ તો મુક્ત કરાવ્યા છે પરંતુ બાકી રહેલો ભાગ છે પાણી જેવો અને બરફ જેવો જામી ગયેલો એ વેદક પાર છે એટલે વેદક પરિણામ મૂકે છે એટલે ક્રમિક માર્ગમાં વેદકતા બહુ સારું પદ કહ્યું છે એ ક્ષમતાવાળું પદ છે પણ એ બહુ આકરું છે હમ સમતા રમતા વેદકતા એવું કંઈક પદ છે બહુ સરસ એ શ્રીમદજીનું પદ છે એટલે ક્રમ માર્ગમાં આવે છે એ આગળ આગળ બધું હે નહીં એ નહીં એટલે કે સ્વભાવ સ્વરૂપ સમજાય છે આપણે સ્વભાવ પ્રાપ્ત થયો છે એટલે આ વેદના છે ને આપણે આ વેદનાના આપણે ભોગવનારા નથી શું કહ્યું આ શરીર આખું મન વચન કાયા વેદનાવાળું છે વેદક વેદક સ્વરૂપ એ કહ્યું તો કે નિર્જયતા પરમાણુની પ્રસવ પીડાનું આપણે પોતે પ્રસવ પામી ગયા હતા હા કોઈ આવ્યું છે આવું આ અહીં છે જગ્યા અંદર ખાલી છે એટલે પાછળથી જવા દેજો થોડુંક ધીમે ધીમે તો જતા રહેશે જતા રહેશે બહુ થઈ ગયું બહુ થઈ ગયું આપણે આટલી જગ્યામાં એક એક પગલું મૂકાય એવું Iniziamo. No, io bullo. Ah, è tombo. Abu Shagar? Haru, haru. Ah, Rasik bhai, é appadaro, appadaro. Ah, Jai assim Satchidana. Ah. થોડીક આ વધારવી છે થોડી આપણે હવે એવું જ હોય બધું એ તો એટલે નિર્જળતા પરમાણુની પ્રસવ પીડાનું વેદન નિર્જળતા એટલે આ બધા આપણે મહાત્માઓને એટલી ખબર પડી ગઈ છે કે આ શરીર મન વચન કળાથી બરફની લાદી ઓગળતી જતી જાય એમ એ ઓગળતી જાય છે સમજાયું ને પણ પાણીનો ભાગ જેટલો ઓછો થતો જાય એટલું પેલું બરફની લાદી ઓગળાય ને તેને અવકાશ મળે નહીં તો પેલું પાણીનું પાણી ના હોય ના ચાલે એટલે બે જોડે જોડે પ્રક્રિયા બને છે સમજ્યું પાણી વરાળથી ઉડતું જાય છે અને એટલું બરફનું પેલું ઓગળતું બધું સાથે જ થતું જતું જાય આખો પ્રોસેસ છે આપણું આ સંભાવ નિકાલનો પ્રોસેસ છે શું કહ્યું સમભાવે એટલે વિષમ ભાવે જે આ નિર્જળતા પરમાણુની પ્રસવ પીડા છે શું એ નિર્જ એના બધી છે નિર્જળતી છે બધી નિર્જળ પ્રસવ પીડા અને એનું વેદન પાછું એટલે એનું ભૂખતા નથી શું કહ્યું ભૂખતા નથી એટલે આમ ક્રમ માર્ગમાં અંદર કર્મ કર્મ ફળનો ભોગતા કહેલો છે પણ આપણે આ વેદન વેદકતા છે એ વેદનનું પણ આપણે ભોગતા નથી કારણ કે આપણો સ્વભાવ શુદ્ધાત્મા છે એ સ્વભાવ સ્વરૂપ સમજાય છે કે છે બહુ સારું લખ્યું છે એને અનુભવ લખ્યો છે એને સમજો કારણ કે આપણો સ્વભાવ એ વેદવાનો નથી આપણે નિર્વેદક સ્વભાવવાળા છીએ પોતે જ પોતાના જ્ઞાનથી દર્શનથી પોતે હંમેશા એ જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયાએ રહેનારા એટલે જોવાની જાણવાની ક્રિયાથી રહેનારા નિર્વેદક સ્વભાવવાળા કહેવાઈએ સમજાયું ને એટલે સંયોગો એ વિયોગો સ્વભાવ આજે વિયોગી થઈ રહ્યા છે એને પણ હું જોઉં છું ને જાણું છું એ આપણું ભેદ વિજ્ઞાનનું જ્ઞાન છે ને એ આપણે પ્રયોગ કરવાનો આ બધું સમજવા માટે સંયોગ વિયોગ બધા માટે દાડામાં આ વેદ વિજ્ઞાનના વાક્યો અમુક અમુક જેના જ્યાં અનુકૂળ પડે જેવો પ્રસંગ બધો ઉદય આવે ને એ પ્રમાણે જરા પ્રયોગ કરીને બે પાંચ સાત વખત એને એ કરી લેવું પડે સમજાયું ને એ કરવું જ પડે આપણે એ બહુ જરૂર હોય છે તો આપણે સંભાવ નિકાલમાં થોડીક સહાયતા રહે ઇઝી પડે હમ કારણ કે મુખ્ય તો જ્ઞાન તો મળી ગયું પણ આ બધું દુકાન ખાલી કરવાની આનું શું કરીએ આપણે બધા પોતપોતાની પોતાની દુકાન લઈને બેઠા હોય આપણે એકબીજામાં આપણે ખપાવા જતા જઈએ પણ પેલો કોઈ ખપાવા દતો ને આપણે હે કે ભાઈ થોડું મીઠું આપો ને અમારે ઘર મીઠું ખૂટ્યું મીઠું તો પેલા બીજો માલ લઈ જાઓ જોડે એવું કહીએ ને આપણે તો આ ખાંડ વગર તો ચાલે નહીં લાવો ખાંડ સમજાયું ને એવું રાખે છે આ બધા કરિયાણાવાળા બીજો બધો માલ લઈ જાય આ દુકાનો બધી કરનારા અમે રામમોહનભાઈ મને કહ્યું અમે કઈ રીતે દુકાન કરીએ કે છે સુરતી લોકો કે આ ગિફ્ટ શોપ એવું કરીએ ને તો શરૂઆતમાં બહુ સસ્તી ચીપ પડદીને ગમે લગભગ થોડા જગ્યામાં ઊંડી દુકાન હોય થોડી પછી ધીમે ધીમે થોડો વધારે મોંઘો માલ મૂકીએ પછી મોંઘો માલ મૂકીએ અને પછી અને બહુ શોખીન લોકો માટે પાછળનો માલ મૂકીએ એટલે અંદર ગરકતો જાય એમ લેતો જતો જાય એમાં પેલો સહેલો આવ્યો ને અને પેલો જુઓ હા હા સારું લેવા દો તારે કહે છે આ તો દુકાન ખાલી કરવાની છે સુરેશજી આપણે ઘરમાં ઘરમાં જ એકબીજાને પાછી તમે હે અમે મંદિરમાં શું કરીએ છીએ એકબીજા દુકાન ખાલી કરીએ છીએ ને પણ એમને મને સહાય કરવી મારે એમને સહાય કરવી પડે એવું નહીં હે આ ભાવેશ તમને સહાય કરે છે ભાઈ એ સહાય કરે છે તમને મમ્મી શું વાત કરો છો એ તો તમે એમને સહાય કરાવડાવો છો સાહેબ એવું મને લાગે છે પાકા છો તમે મારો હક તો ખરો મારો સ્વાર્થ હક હક અને હક તો ના બોલે સ્વાર્થ કહી શકો એ તો હક આપે છે એટલે તમે રાખો કોઈ માં ના પણ આપે હે ના સંબંધોની દુનિયા છે સંબંધોને સમજવાના છે સમજો આ દાદા ભગવાને અદ્ભુત ખુલ્લું કર્યું છે આપણને બાકી ક્રમ માર્ગમાં બધા વ્યવહાર શાસ્ત્રો વચ્ચે સંબંધની કેટલી વાતો આવે છે અમુક રીતે આવે લૌકિક રીતે આવે છે પરંતુ ભગવાનની ભાષાની નથી આવતી આવે છે કૃષ્ણ ભગવાને જ બતાવ્યું ને ગીતાજીમાં કૃષ્ણ બતાવ્યું પણ એ તો અર્જુનને સમજ હતી એટલું એને બતાવ્યું પણ બધા અર્જુન પણ આજ્ઞા ધર્મના બધા અર્જુનો કહેવાય શું કહ્યું આજ્ઞા ધર્મમાં પ્રવેશેલા બધા અર્જુનો કહેવાય સમજાયું ને કારણ કે કૃષ્ણ ભગવાન પોતે જ આપણો રથ સારથી રૂપે ચલાવે છે એટલે કે પ્રજ્ઞાશક્તિ એટલે દાદા ભગવાન એ આપણો આ રથ ચલાવ્યા કરે છે પણ એ રથ ચલાવવામાં આપણે ચલાવનાર થઈએ એટલી જ તકલીફ પડે છે આપણને આપણે કંઈક જગ્યાએ મતલબ આંખો જોતી હતા આપણે જોવા લાગીએ કાન સાંભળતો તો આપણે સાંભળવા લાગીએ હમ જીભ સ્વાદ લેતી હોય તો આપણે સ્વાદ લેવા જઈએ એવું થઈ જાય છે આપણે ના થાય એવું તો થતું હશે આ શું મારું કખરું ગમતું બહુ હોય ને એ તો કાયમનું જ છે બધાને તો કે ના આવું નહીં સુગંધ જ ગમતી હોય દુર્ગંધ તો ચીડ ચડતી હોય એ છી છી છી છી કરે આ આ બધું થયા કરે નહીં પણ મહાત્માઓને મજા પડી ગઈ છે ને એટલે એમાં આ બહુ એમને લાંબુ વાક્ય મૂક્યું છે પણ લઈએ એ એમનો અનુભવ લખ્યો આપણે હા સમજાય છે લેકિન ભૂખ ભીખમે કપ પરિવર્તિત હો જાતી હૈ ભૂખ એટલે સમજ એવું એ સમજ એવું અર્થમાં છે આના અર્થથી લેકિન બુક બુક બ દીર્ઘ આપણે દીર્ઘ આપણે દીર્ઘય નહીં દીર્ઘ અને ક એ હિન્દી શબ્દ છે બુક ભીખ મેં ભીખ શું કહ્યું એ જે હશે તે ચાલો આપણે આપણું સમજી લઈએ ને હવે આપણી ડિક્શનરી અક્રમ ડિક્શનરી હા ના ના એ તો આ સમજ જ છે હા ભૂખ એટલે કે સમજણ આપણે એ અર્થમાં લેવાનું શું હમ વેદન ભૂખ એની સમજણ लेकिन भूख भीख में भीख भीख में कब परिवर्तित हो जाती है जिससे पड़ू खड़ी हो जाती है याचकता खड़ी हो जाती है आपने इंग्लिश का हिंदी किया है ऐसा ऐसा ठीक है ठीक है ठीक है ठीक है लेकिन सब लोग महात्मा समझ जाते हैं आराम से शब्द कोई मजा नहीं हरकत नहीं है उसकी जिससे याचकता खड़ी हो जाती है तब उस जगह पर पुरुषार्थ की प्रयोगात्मक समझ समझाने की विनंता વિનંતી જેથી સમય અને શક્તિનું સંયોજન લક્ષ ગર્ભિત થઈ શકે સમય અને શક્તિ પ્રશ્ન તેટલો ભારે મૂક્યો છે એમને પણ શાસ્ત્ર રચવું પડે એવું કર્યું છે ધીમે ધીમે એક જ પ્રશ્નમાં કેટલું બધું અંદર સમાઈ દીધું છે ને આ સુનિતા સુનિતા આપણા લલિતભાઈના અને એનું નામ એની નાની બેનને દીકરીને રાખી પાછી રાજલક્ષ્મી હમ રાજમહેલ એટલે મમ્મીનું હા બરાબર છે વાહ બહુ સરસ છે અને એક તો આપણે જોયું કે આપણે આ ભોગવટો જે કર્મફળનો આવે છે દરેક અને જે કાળે જે કર્મનો ઉદયને આમ ફટાકડો ફૂટે એવી રીતે ફૂટે છે મનમાં ફૂટે પછી વાણીમાં આવે ને પછી વર્તનમાં આવે હમ એ બધા આખો ભોગવટો શું કહ્યું સફરિંગ કે ને ભોગવટો સફરિંગ શબ્દ સમજાય કલ્યાણ થઈ જાય એ બધો ભોગવટો આમ તો સ્વભાવ સ્વરૂપથી સમજાય છે કે આ આપણે નથી આ તો આપણે કરેલું એનો ભોગવટો આવ્યો શું કરેલું એટલે કે કરવા પડાથી હતા આપણે એનાથી આવ્યું ભોગવા ભોગવવાપણું આવ્યું શું કહ્યું કરવા પડાનું ફોર ભોગવવાપણું પરંતુ એ સમજણ મળી છે તે ભીખમાં ક્યારે પરિવર્તિત થઈ જાય છે એટલે ભીખ ભીખ એટલે હજુ સમજણ મળી છે છતાંય એવામાં પણ હજુ આપણે ભીખ એટલે કે એમાં એ થયા કરે છે જેનાથી આપણામાં યાચકતા ખડી થઈ જાય છે યાચકતા એટલે હજુ એ જ માગીએ છીએ આ હોય તો સારું ટકે તો સારું ના હોય તો ના હોય તો સારું એ રહ્યા કરે છે બહુ ઝીણું ઝીણું રહ્યા કરે છે અંદર સમજાયું ને એટલે આર્થ ધ્યાન ઊભું કરવાના એમાં સંયોગો છે અમે એનામાં બધી પ્રકારના તબ ઉસ જગત એને જગાએ પુરુષાર્થ કી એટલે કે પુરુષાર્થની પ્રયોગાત્મક એટલે પુરુષ સિવાય પુરુષ સ્વભાવ સિવાય પ્રયોગ દશા પ્રયોગાત્મક દશા ના હોય પ્રયોગાત્મક દશા પ્રયોગીની જ હોઈ શકે સમજાયું પ્રયોગીની અને પ્રયોગાત્મક શું એટલે કે આ ભોગવટો આવ્યો છે તે પ્રયોગ છે સાહેબ એવું ને ભોગવટો આવ્યો છે પ્રયોગ છે આગળનો પ્રયોગ સેટ થઈ ગયેલો આજે આખા લાઈફ લોંગનો એ ચાલુ રહેતો જન્મથી તે છેવટ સુધીનો એ પ્રયોગ ચાલ્યા જ કરે છે રાત દાડો અટકતો જ નથી કન્ટિન્યુઅસ એને ગોઠવવો નથી પડતો પણ એને ચા પીવી હોય તો એને ગોઠવવો પડે પ્રયોગ કરવો પડે પાછું પણ તે વખત એને સમજવું જોઈએ કે આ તો વૈજ્ઞાનિક સંગતા છે પરંતુ અંદર પરમાણુઓ છે તો માગે છે ચચા લઈએ કે આ લઈએ તે લે ફલાણું શું એટલે પ્રયોગાત્મક સમજ સમજાને કી વિનંતી કરે તો એ જે જેના લીધે સમય અને શક્તિનું સંયોજન લક્ષ ગર્ભિત થઈ શકે સમય અને શક્તિ કે છે શું કહ્યું સમય એટલે વર્તારો આજ્ઞા ધર્મનો વર્તારો શું કહ્યું અને શક્તિ એટલે આપણી સ્વભાવ શક્તિ જ્ઞાત જ્ઞાયક શક્તિ એ બેનું સંયોજન એ બે ભેગું થાય વર્તારો શક્તિ ભેગું થાય અને એ લક્ષ્ય આપણું આપણું અંતિમ લક્ષ્ય ધર્મનું આ જ છે આપણને અને એ ગર્ભિત થઈ શકે ગર્ભિત એટલે કે તે વખતે આપણને આ ભીખ જેવું જરાક રહેતું હોય ને તો એમાં આ પાછું એ થઈ જાય સર એટલે કે આપણું સંવેદન થાય સમ ગર્ભિત એટલે સંવેદન હા બોલ સંવેદન થાય એવું અંદર સ્વાદમાં આવે ના ઊભી નથી થતી ઊભી નથી થતી એ જ કહેવા માગે છે એ તમે નિકાચિત કહ્યું ને એના કારણે થાય એટલું જ ઊભી ના થાય કોઈ દિવસ વેદન હોય છે ને એમાંથી એને પરિવર્તન થઈને ઈચ્છાઓ નથી થોડી ઊભી થઈ જાય છે તે વખતે ઈચ્છાઓ એ લાગે છે આપણે ભાષે છે ઊભી થાય છે હકીકતમાં ઊભી નથી થતી લાગે છે ફેક્ટ ફેક્ટથી નથી થતી લાગે છે જરા એટલે એને ભાષ્યમાન પરિણામ કે છે એટલે ભાષે છે પણ ક્યારે ભાષે કે આપણે એનાથી નોખાઈએ તો જ એટલે વચ્ચેનું પોષણ છે એને વચ્ચેનું એટલે આપણને ડિસ્ચાર્જ થતો આગળ વેદ્યમાં એકતા ઐક્યતા હતી તે આજે વેદકતામાં આપણે વેદક પરિણામ છે આખું અને એમાં સંવેદન હોવું ઘટે શું કહ્યું સંવેદન અને સંવેદન પછી આપણને પોતાનો સ્વાદ આવે આ ગર્ભિત થયા પછી સ્વસંવેદન એ છેલ્લું સ્ટેજ છે લક્ષ્ય આપણું છેલ્લું એ છે આજ્ઞાધર્મનું શું કહ્યું આજ્ઞાધર્મનું અંતિમ લક્ષ્ય છે સ્વસંવેદન જેને જેટલે અંશે જેટલું થયું એટલું એક દસ મિનિટ થાય તો ઘણું થઈ ગયું બહુ સુંદર કહેવાય પણ સંવેદન તે યભોગોટો આવે છે એની એની વેદકતા છે એની વેદકતા એ ભાગ છે ને એ વેદક ભાગ છે આખો વેદક ખરી રીતે વેદક એટલે વેદના થાય છે એને વેદના રો ક શબ્દ મૂક્યો છે એટલે આગળનું કરતાં પણ હજુ ચિકાસપણે રહેલું છે એટલું સમજાયું ને પણ એ વચ્ચેનું પરિણામ છે આપણું એ તમે કહો છો ને ભાષ્યમાં ને બધું વેદક એ વેદકતામાં જાય હમ એટલે સમતા રમતા વેદકતા ઉરતતા વેદકતા સુખભાસ એ ક્રમિક ભાગનું આખું બંધારણ સિદ્ધાસજીનું બહુ સુંદર છે હં એમાં કહ્યું છે એ બહુ ઊંચું પદ છે ક્રમ માર્ગમાં તો અને આપણે ડિસ્ચાર્જ ભાગમાં આવે છે તે એટલે વચ્ચેમાં એકાકાર નથી તન્મયાકાર નથી આપણે એમાં આ બહુ ઝીણી વાત કરું છું તમને પણ સમજવા કોશિશ કરજો સમજાયું સમજો પછી પછી એ તો પછી પરિણામ છે એને સંવેદન જેમ જેમ જેમ જેમ એના ક્રમ ક્રમશે થોડું વધારે થતું જતા તેમ સ્વ સંવેદનતા આવતી જતી જાય આપણામાં સમજાયું ને હા અમારા ભાવચંદ્રજી આચાર્ય સાહેબ આવા કહે છે દાદા બસ સ્વ સંવેદન સ્વ સંવેદન એમ કહીને મૂક્યા છે બહુ સારો પુરુષાર્થ છે એમનો બહુ સરસ પુરુષાર્થ છે એટલો સરસ પુરુષાર્થ છે એમનો પણ એમને અંદરમાં આવી ગયું છે જરાક એટલે આવે એની પાછળ આચાર્ય છે ને પાછા સ્થાનકવાસીના સ્થાનકવાસીના આચાર્ય લીમડી એ પ્રયોગાત્મક સમજ સમજાને કી બાત કી આપકો સુનિતાજી એ તમે સમજી ગયા હશો હમ તો આપણે આગળ જઈએ બીજું લઈએ દાદાજી પ્રારબ્ધ અને પુરુષાર્થનો મૈત્રીપૂર્ણ સંબંધ દાદાજી પ્રારબ્ધ અને પુરુષાર્થનો મૈત્રીપૂર્ણ સંબંધ જ્ઞાનીના હૃદય પ્રમાણે સમજાવવા વિનંતી આખું શાસ્ત્ર આવી ગયું પાછું અહીંયા આગળ ચાર ઉત્કૃષ્ટ વેદનાની ભાવનાઓ શાસ્ત્રમાં કહેલી છે એમાંની એક આ પહેલાં પહેલી ઉત્તમ મૈત્રી કહી છે પછી સંવેગને બધા છે ચાર એ બધું કેવું છે અંતરનો માર્ગ સમજવા માટેનો બહારથી ક્રિયાઓ સ્વરૂપે છે એટલે વ્યવહારના જીવનમાં આવી રીતે હોવું ઘટે પ્રગતિ કરવા માટે આપણે બહારથી અંદર જવા માટે એમાં મૈત્રી ઉત્તમ મૈત્રી પહેલાં પહેલું મૂકવામાં આવ્યું છે ઉત્તમ મૈત્રી એટલે આ પાછા પાકા જૈન છે એટલે એમને આવું કહે ને તો એટલે મૈત્રીપૂર્ણ સંબંધ એટલે કહે છે પ્રારબ્ધ અને પુરુષાર્થનો મૈત્રીપૂર્ણ સંબંધ એટલે બંનેની વચ્ચે વિરોધ બધો મટી જાય કે છે આ પ્રારબ્ધનું શરીર જ આખું જીવાતું જાય છે આખું પ્રકૃતિ સ્વભાવથી એ અને હું પુરુષ શુદ્ધાત્મા છું એ પુરુષ અને એનો પુરુષાર્થ તે એને આપણને અમૈત્રીપણું કરાવવાના બધા સંજોગો હતા સારા માઠા બધી રીતે એ બધી જ રીતે સારા અમૈત્રી મૈત્રીપૂર્ણ છે અને માઠાય કારણ કે માઠાનું હામું છે એટલે સમજાયું પણ સમરસ નથી શું કહ્યું સમરસ પરિણામ આપણને પ્રાપ્ત થાય ત્યારે જ ઉત્તમ મૈત્રી આ બેની રહે નહીં તો નહીં રહે પ્રારબ્ધ અને પુરુષાર્થ અને પ્રારબ્ધના પુરુષાર્થ માટે તો બહુ જ કહેવાયું છે હમ કેટલું બધું અને દાદાએથી બહુ પુષ્કળ પ્રકાશ મળ્યો છે એમાં ખ્યાલ આવ્યો એની પુસ્તિકા નીકળી છે હં પ્રયત્ન કરજો હોય તો મને લાગે મટીરિયલ હશે મટીરિયલ તો હશે મળશે હા પુરુષાર્થ આપ્યો આપ્યો છે બને તો જોજો અને બીજા બધે લઈ લેજો થોડું અને આપણા યોગેશાનંદજીને કહેજો સારું પડશે આ જમાના બધાને માટે હા ના એ વાત સાચી છે પણ એ એક એક બાજુ બની જાય છે એ તો પુરુષને પ્રાપ્ત વાળાની એવી રીતે ના ગણાય આ તો અત્યારે પ્રાર્થના પુરુષા બધે સમાજમાં પ્રચલિત છે ને એ રીતે એટલે કે આજના વ્યવહારમાં આ સૌરી સમજણ આપણે આપી શકીએ એમાં એટલે કે એના યથાર્થ શું છે પ્રારબ્ધ પુરુષાર્થ હમ જેને કહેવાથી મુકાઈ ગયું સાંખ્ય માર્ગમાં સમજાયું ને એમાં એમને જે સમજાયું છે એ પ્રમાણે મુકાયું છે પણ એમને ક્રમ માર્ગમાં ચાલ્યું આવતું અને આપણે પોતા આપણી પાસે તો જવાબ આખો હાજરમાં છે પરંતુ એ જે રીતમાં છે એ રીત આપણને આપણી પાસે તો છે બધી રીત આ આજ્ઞાધર્મની રીત છે આપણી પાસે એ રીતે કરીને આપણે જો આવું સમજાય બહુ સરસ દાદાએ સમજાવ્યું છે દરેકના અનુભવ છે એ પ્રમાણે આપતા પુત્રમાંથી કોઈ પ્રયત્ન કરો હમ પણ કોઈ એક નક્કી કરજો કોઈને હમ કોણ નક્કી કરો છો આટલા બધામાંથી કશો વાંધો બે ત્રણને હાથે મન થાય તો હાથ ઊંચા કરો કશું પછી એક તમે એલાવ કરશો બધે આપણે તમે જોડે કરશો ઉત્તમ આમને બહુ સરસ કહ્યું હાથે કરી કર્યું તો તમે બધા એક જ છો જુદા દેખાવ છો કેમ બધા તમને નથી કોઈની વાત સાચી છે વાત હા એ તો છે છે એમાં ના નહીં ના દાદાના આપતા પુત્રો એમનાથી બહુ તૈયાર થયેલા છે બહુ સારી રીતે આટલા બધા વર્ષો થયા ઘડતર થયું કેટલું બધું થયું હમ એટલે હવે તો દરેક જણ એક એક જણ તમે સત્સંગ કરવા જઈ શકો છો દાદાએ કહ્યું તું બે જજો પણ હવે એટલું જ થયું છે પણ નવાને એક એકને જોડે રાખો તો સારી વાત છે અને એક વડીલને કોઈ પણ જે આવવા તૈયાર થાય તે આ ત્રણનું હોય ને બહુ કામ ચાલશે તમારું બહુ સુંદર ચાલશે જોજો બહુ મિનિંગફુલી હા અને સામાન્ય લાભ થાય એવી રીતનું થશે અને સામાન્ય ઈચ્છા થશે કે આપણે બોલાઈએ બોલાઈએ એવું થતા કરશે સમજાયું એટલે દાદાજી પ્રારંભ મૈત્રીપૂર્ણ સંબંધ ઉત્તમ મૈત્રી શબ્દ કયો છે ઉત્તમ મૈત્રી એ આ વિશ્વમાં બધા સંબંધોની દુનિયામાં ઉત્કૃષ્ટ સર્વપ્રથમ લે પહેલો નંબર લે એવું આ સંબંધ છે મૈત્રી સંબંધ મૈત્રી સંબંધ એટલે દુશ્મન પણ ઉત્તમ મિત્ર લાગે આપણને તો મિત્ર તો એનું મિત્રતા બજાવશે જ ને કે ના બજાવે એટલે ક્રમ માર્ગનો આ પ્રોસેસ છે પણ આપણે આપણા મન વચન કાયાના નિકાચિત ઉદયો બધા આવતા જતા જાય છે એની જોડે આ રીતે રહેવાનું છે એ પ્રારંભ છે આખું બધું એ પ્રારંભ છે બધું ભરેલું તે આ પ્રકૃતિ બધી છે આખી એમાં દરેક કર્મનો ફળનો ઉદય આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે અને એમાં એ એનું મૈત્રી અમૈત્રી પણ બતાવશે પોતાનું ગમવું ના ગમવું ના બધું એમાં આપણે ના ગમવાને ગમતું કરીએ અને ગમતાને વાલ ના કરીએ શું કહ્યું કેમ તારા બેન હસોસ મારા એવું થઈ જાય છે જુઓ તમે તમારા દીકરીના બધા બચ્ચાઓને રમાડો ને એને કંઈ વાંધો નથી રાખ્યો દાદાએ કે ભગવાને નથી રાખ્યો વાંધો પણ વાત તો સમજીએ ને આપણે આપણે શુદ્ધાત્મા છીએ એ શુદ્ધાત્મા છે એટલે શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરીને આ પૂતગલ પૂતગલને રમાડે છે ના સમજાયું હા એ તો છે શુદ્ધાત્મા દ્રષ્ટિ કરી જે થઈ ગયું ને આપણે હું શુદ્ધાત્મા બોલ આટલી બોલવાનો પ્રયોગ હું શુદ્ધાત્મા આ શુદ્ધાત્મા સાથે આ પૂતગલ પૂતગલને રમાડે છે એની રમત જોઉં છું આવી રીતે રહેવાનું એટલે આ મૈત્રી થઈ ગઈ એની ના થઈ હા એટલે આપણું અંતર અંતર્વિજ્ઞાન છે ને આ અંતર્વિજ્ઞાન છે અને ક્રમ માર્ગમાં તો બહારથી ક્રિયાએ કરીને અંદર જવાનો માર્ગ છે ને એટલે આ તો એવું છે એટલે અંદર જવાબ છે આપણી પાસે એ જવાબથી આપણે આ રીત પૂરી કરી દેવી છે એ આજ્ઞાધર્મ રીત થાય સંભાવ નિકાલ જ બરોબર હોય એમાં પણ સંભાવ નિકાલ ના હોય ત્યાં સુધી એ પેલું મૈત્રી આ ઉત્તમ મૈત્રી ખબર નહીં પડે જલ્દી નિકાલ થયા પછી તેનું પરિણામ આવશે એટલે કહું આ સંભાવ નિકાલમાં આવી ગયું છે સંભાવ નિકાલ સંભાવ નિકાલ એટલે શું કે હું અકર્તા છું ત્યાં પૂદગલ કરતા સ્વભાવનું છે તે પૂદગલ એની ભૂલ એ પોતે પૂદગલ સુધારી રહેલું છે શું કહ્યું કરતા સ્વભાવનું પૂતગલ આ કર્તાપણાની એની ડિસ્ચાર્જ થતી ભૂલને આ પૂતગલ ભાવે સુધારી રહેલું છે શુદ્ધાત્મા કશું કરી શકે જ નહીં ને એ તો જુએ ને જોડે જ ફાલી ખાલી એમને દેખભાળ બીજું કાંઈ જ ના હોય એમની પાસે તો ખરું કે નહીં જેની પાસે જે હોય તે કરે ભૂલ જેને કરીએ એની ભૂલ સુધારે એવું નહીં બોલો ને હે ઓય બોલ ને તું બોલતો કેમ નથી પાછળ જેસી ડૉક્ટરની પાસે બોલ ત્યાં ભૂલ કર્યો ને પહેલાંને કહું તું મારી ભૂલ સુધાર કેમનું બને સમજાય છે કે નહીં એવું નહીં ભૂલ જેને એ તારે તને જ કહેવું પડે ભૂલ ત્યાં કરી હતી ને એમ તારે આપણે તું નહીં કહું અંદરથી અંદરથી પણ મોટેથી નહીં બોલવાનું કોઈ ગાળા કહેશે કે ગાળો શું કર્યા કર્યો છે એવું કહેશે પાછા હા અંદર અંદર કરવાનું આ તો બધું આપણું વિજ્ઞાન જ અંતરનું છે હમ આપણે અકર્તા સ્વભાવે અંદરની બધી ક્રિયાઓમાં આ બધી શુદ્ધિકરણ થતી જતી જાય એટલે એમાં એટલો વ્યવહાર આપણો શુદ્ધ થાય વ્યવહાર વ્યવહાર એટલે નિર્જળતો ડિસ્ચાર્જ થતો આખો વ્યવહાર એટલા પૂતગલ પરમાણુ ચોખ્ખા થયા અને ખરી પડ્યા સમજાયું ને એ આખો માર્ગ છે આપણો આજ્ઞાધર્મનો હં સ્વભાવ તો અકર્તા છે પણ આપણે સંભાવ નિકાલ કરીએ છીએ તે સંભાવ નિકાલ કરીએ છીએ કરતા સ્વભાવ નથી એ કરતા પડવું નથી એ તો પુરુષની જાગૃતિમાં આપણો પુરુષાર્થ છે શું કહ્યું કે જેથી આ એમને પૂછ્યું છે પ્રાર્થના પુરુષાર્થ મૈત્રીપૂર્ણ એ સંબંધ આપણો પ્રસ્થાપિત થાય પ્રસ્થાપિત થાય જેટલું આપણે થયું એટલું કહ્યું ધીમે ધીમે જવાનું પણ આ કળિયુગ છે એટલે આપણે લાગે કે જીવવાનું છે ક્યાં હજુ સરસ છે આટલા બધા વર્ષોના જીવીએ પણ દાદાએ કહ્યું છતાંય ધીરે રહીને ઉતાવળ કરજો શું કહ્યું પણ ઉતાવળ કરીને પહેલું પહોંચવા પ્રયત્ન ના કરશો એ તો પડી જશો છોલાશો પાસે દવા બધું જવું પડશે બધું ધીરે રહીને આરામથી ઠંડે પેટે ઉતાવળ કરો ને ખરું કે નહીં નિંદ્રામાં નિંદ્ર તમારે સૂઈ જવું હોય તો સૂઈ જાઓ પણ ધીરે રહીને સૂઈ જજો એટલે કે તમને ઊંઘ ના આવે નહીં કરું ઉપયોગ તો ગોઠવવો પડે ને આપણે ઉપયોગ તો ગોઠવવો પડશે ને હમ કે કનુભાઈ આ છે આમ તો દસ વાગ્યા છે તમને મન થાય જરાક આ કરીએ તે પણ હોઈ જાઓ શાંતિથી અને એના કરતાં થોડા વહેલા ઉઠી જવાશે સારું પડશે તમને શું એટલે હા દાદા એટલે પ્રજ્ઞાન દાદા કહેવાનું હા દાદા હોઈ જાય છે કનુભાઈ એમ જ આટલું જ કરવાનું હોય આપણે તો બીજું વધારે શું કહેવાનું આપણે પોતાને આટલું ના કહી શકીએ હે બહારના કહેવાઈએ એના કરતાં બહારના તો બે બાજુનું બોલે આપણે આપણી રીતે તો બહારનો માલ ખાવો એના કરતાં અંદરનો સારો છે આપણે આ ભરીને જ લાયા છે બહારનો માલ ખાવાનો એમાં પાછો વધારાનો ક્યાં કરીએ એને શું એટલે દાદાએ કહ્યું કે એક ખોટ ખાઈને તો આવ્યા છીએ એટલે તો આ બધું શરીર રહ્યું છે એટલે તો આજ્ઞા મૂકવી પડી એ ખોટ વસૂલ થઈ જાય એટલા માટે સમજાયું ને પણ હવે જીવતા જીવતા ઉપયોગની કચાશ પડે એવું બીજી ખોટ નથી ખાવી આપણે <laughs> ઉપયોગની કચાશ પડે એ બધી ખોટ કહેવાય એ સેકન્ડ ખોટ તાર સાચો વેપારી કોને કહેવાય ખોટ ગઈ તે ખાઈ અને રડે બળે નહીં ગઈ લાગી જાય એક જ ખોટ ખાય પછી એની પાસે ના થાય પછી બધા જાત જાતા મારા ભાગમાં છે છે એના ભાગનો છે લઈ ગયો આવું બધું બોલ્યા કરે પણ આપણે સમજતી બધું ચાલ્યા કરે સમજાયું એટલે આ બે છે ભાઈ અને આ પેલી હેમા લુંકડ આવી છે ઓ બહુ ડાઈ છોકરી છે હા જોધપુરની છે હેમા લુંકડ એને પૂછી જ લઈએ એનું કારણ કે છે મુંબઈ મુંબઈથી આવી ને દેખો મુંબઈથી આવી છે આ છોકરી હમ ત્યાં સરવીબેનને ત્યાં કોન્સ્ટન્ટ જાય છે આવીએ હા જ્યાં નાનું નાનું હોય તો પણ પહોંચી જાય છે વીએ બધે બહેનોના સત્સંગમાં બધે તારું ક્યાં રહે છે તું दास बरबर मैं अच्छा अपना आप- आ, वसराज जी के वसराज जी की कंपनी में ठीक है तो પૂજ્ય પરમ પૂજ્ય દાદાશ્રી પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી ત્રીસ એમાં ત્રણ પૂછ્યા છે સિત્તેરમું સમય એટલે આત્માનું પરમ વિશુદ્ધપણું આ બહુ ઝીણી વાત છે અને છેલ્લામાં છેલ્લી વાત છે અને આજ્ઞાધર્મનું આપણું છેલ્લામાં છેલ્લું લક્ષ્ય છે સમજાયું ને અને આ કાળમાં હા આ કાળમાં પછી આગળ તો એની મેં તે લક્ષ પૂરું થઈ જશે તમારે આ કાળ આટલો ભાવ સંભાળી જાણજો આટલો ભાવ જ્યારે શરીર સારું છે બધું છે બધા શરીર સરખો સાથ આપે છે ત્યારે તો અવશ્ય બહુ ખૂબ પુરુષાર્થ રાખવો આપણે અવશ્ય કારણ કે શરીરમાં થોડુંક ગાત્રો ઢીલા નામ તેમ થયું ને ત્યારે બહુ એ પડે આપણને પરંતુ જેમને થઈ ગયું છે તો બહુ આગળ વધી ગયા છે પરંતુ સામાન્ય પણ આપણે બધાના માટે આ વાત લાગુ પડે એટલે સમય એટલે આત્માનું પરમ વિશુદ્ધપણું એ કયા આત્માનું કહ્યું કે આપણે આ ડિસ્ચાર્જ આત્માનું વ્યવહાર આત્માનું કયું વ્યવહાર આત્માનો વ્યવહાર આત્મા એટલે જે નિર્જનાના પ્રોસેસમાં આવી ગયેલો આત્મા એટલે આજે મન વચન કયા શરીર મળ્યું છે તે કુદરતીપણે નિર્જનાના એટલે ખાલી થવાના પ્રોસેસમાં છે પરંતુ આપણે દુકાન ચાલી રાખવી છે એટલે ખાલી થવા નથી દેતા એટલે બીજો માલ ભર્યા કરીએ છીએ તે માલ ભરવાનો આપણો બધાનો બંધ થઈ ગયો ચાલો પ્રેમા લઈ આવો આગળ આવો એ મળશે બેહાડ જોજો એટલે આપણે દુકાન આપણે દુકાન માલ નવો ભરતા નથી પરંતુ જૂનો માલ ખાલી થાય એટલે આપણે સંભાવ નિકાલમાં અહીંયા બેસ બેલા અહીંયા આવતો રહે ત્યાં જગ્યા હશે બહુ જગ્યા ના રોકીશ હા બહુ એટલે આપણે કહું ને દાદાએ સંભાળ નિકાલ કરવામાં પેલું મીઠું ખાંડ રાખવું પડે તો બીજો બધો ભારે માલ નીકળતો જતો જાય એટલે સંભાવની કાળમાં એમાં એટલે સમય તો છેક છેલ્લું છે એટલે જ્યાં સુધી મન વચન કાયા ડિસ્ચાર્જ છે અને આપણો નિકાચિત ભાગ આખો ખાલી જાય અને જેમ તેમ કરતાં કરતાં આપણું સમય એટલે ઉપયોગની વિશુદ્ધતા વિશુદ્ધતા એટલે ઉપયોગની વિશુદ્ધતા આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ ને એ આખું કેવળ સ્વરૂપ થઈ જાય એ આપણી ભાવના આપણું અંતિમ લક્ષ્ય પણ આજ્ઞાધર્મનું આ આ ભાવમાં સ્વસંવેદન એ આપણું આ ભવનું લક્ષ્ય છે એ રીતે આપણે જીવી જવાનું છે તું લુંકણ શું સમજ ગઈ હા દાદાજી ચાલ દૂસરા એકસો વન ફોર્ટી થ્રી ઉદીર્ણા આગળને જે ઉદયમાં આવવાનું હોય તે વર્તમાને ઉદયમાં લાવે એટલે ઉદીર્ણાનું વ્યાખ્યા આપી છે ઉદીર્ણા એટલે શું આગળ જે ઉદયમાં આવવાનું હોય તે વર્તમાને ઉદયમાં લાવે એટલે આપણે અત્યારે જરૂર નથી અને છતાંય તમે કરી શકો છો આજે આજ્ઞાધર્મમાં પણ કરી શકો છો પરંતુ આજ્ઞાધર્મનો નિશ્ચય એવો હોય કે હવે અત્યારે શરીર બધું સારું છે અને શરીરનું ગાત્ર કંઈ ઢીલું હસવું પડે અને એવું આવે એવું જરાક બહુ હેરાન કરતું હોય ને એને આગળ આપણે નબળા શરીરમાં વધારે તંગ કરે અને આપણે ઉપયોગમાં કાચા પડીએ એવા અત્યારે સામાયિકમાં બેસી જવું એને લાવવું કોઈ પણ એક બે ચાર ત્રણ ગાંઠો હોય જે હોય તે એ લાવવી જ પડે આપણે એ લાવી અને સામાયિક પડે બેસવું પડે કે હું ટંકોત્કીર્ણ સ્વભાવવાળો હું ટંકોત્કીર્ણ હેમાની આ ગાંઠ અને આ હેમાની આ ગાંઠ કર્મફળ સ્વરૂપે છે કર્મફળ સ્વરૂપે છે એને એને જ્ઞાતા દ્રષ્ટા જોવા પડે જ્ઞાતા દ્રષ્ટા જોવા પડે એને એને ક્યારેય પણ ક્યારેય પણ શરીરના ગાત્રો હેમાના ઢીલા પડે ત્યારે પણ શરીરના ગાત્રો હેમાના ઢીલા પડે ત્યારે પણ હું ઢીલો ના પડું હું ઢીલો ના પડું જ્ઞાતા સ્વભાવમાં જ્ઞાતા સ્વભાવમાં એવી રીતે એવી રીતે આ પ્રયોગમાં બેસું છું આ પ્રયોગમાં બેસું છું એને સામાયિક કહેવાય આપણે એક કલાકનું કરી નાખવું અને કરી બેસી જવું પણ જે થવું હોય થાય પછી ઘણા મને એવું થાય છે સામાયિક આમ તેમ પણ અત્યારનું સામાયિક આ છે ને ખરી રીતે તો આજ્ઞા ધર્મ જેમ છે તેમ રહે બધું નર્યું સામાયિક જ છે ખરી રીતે તો સમજાયું સામાયિક બે પ્રકારે છે એક આત્માના શુદ્ધ સ્વરૂપનું એટલે કે આત્માનું આત્મભાવ આત્મ અર્થે આત્મા માટે જ કરવાનું એટલે દેહથી એ ક્રિયાનો ભાગ છે આખો એ દ્રવ્યમાં ક્રિયા છે દ્રવ્ય ક્રિયા છે એટલે સામાયિકની ક્રિયા નિશ્ચય ક્રિયા પણ હોય છે અને દ્રવ્ય ક્રિયા પણ છે એ દ્રવ્ય ક્રિયા એ કરવાની ક્રિયા છે એટલે શાસ્ત્રોમાં જે વર્ણવ્યું છે ને જૈન માર્ગમાં જે છે સામાયિક એ કરવાની ક્રિયા સ્વરૂપનું છે પરંતુ એ આત્માનો અર્થ અને આત્માનો હેતુ બહુ લક્ષ રાખવો પડે છે લોકોએ બધી રીતે અને સંસારમાં મન વચન કયા અને વ્યવહારો સંસાર જેવા હોય એમાંય લક્ષ રાખે એટલે એમાં સ્થિરતા થવા માટે વ્યવહારમાં બધું શું એ છે જ પ્રકાર છે અને બધા કોઈ રોજ કરે છે કેટલા બધા જૈનો કરે એ તો રોજ કરવા સામાયિક શું અમુક એ નક્કી જ કર્યું છે અને આવશ્યક કરવાનું છે એમ તે સમય એટલે આ વ્યવહાર શુદ્ધિનો છેલ્લામાં છેલ્લો સમય એટલે કે નિર્જરાનો છેલ્લોમ છેલ્લો સમય અને દાદા ભગવાને અક્રમમાં આપણને શું કહ્યું છે કે છેલ્લામાં છેલ્લી ભૂલ જોવાઈ જણાઈ જાય તે વ્યવહારનો શુદ્ધિનો પરમ વિશુદ્ધ એવો સમય પર વ્યવહારનો પર સમય છે અને એ વ્યવહાર પર સમય છે છતાં પણ એ પૂતગલ સાર સ્વરૂપે થાય શું કહ્યું પૂતગલ સાર સ્વરૂપે થાય એટલે મન વાણી ને કાયાની વિશુદ્ધતા મન વાણી કાયાની વિશુદ્ધતા શુદ્ધાત્માની ચર્યા સ્વરૂપે શુદ્ધાત્માની ચર્યા સ્વરૂપે થાય થાય એ છેલ્લામાં છેલ્લું છે એ છેલ્લામાં પણ આ કાળમાં ના થાય એટલે આ કાળમાં ભાવના આજ્ઞા ધર્મ ને આપણે રાખ્યા કરવું શું ભાવ અને ભાવના બહુ મોટો શબ્દ છે અને એ આત્માનું હાજરી પણ સૂચવે છે એટલે ભાવ હોય તો જ આપણને પરિણામ આવે દ્રવ્ય આવે નહીં તો દ્રવ્ય આવે નહીં એટલે ભાવ બ્રહ્મચર્ય અને દ્રવ્ય બ્રહ્મચર્ય પરંતુ બ્રહ્મચર્યનું સામાન્યપણે આ કાળમાં બહુ બાહિર ભગવાને બહુ વિશેષ ભાર વ્રત તરીકે સાથી મૂક્યો કે કાર છે કરિયુગ છે લપસનો કાર છે આખો માણસ ગમે તેટલો કરવા જાય તો એ લપસા કરે નહીં એટલે દાદાએ કહ્યું કે આપણે બહુ લપસનું આવે ને પેલા અંગૂઠો આમ ચીટકીને આમ ઉભા રહેવું એટલે નહીં પણ સીધા આમ ચાલવા જઈએ તો ફટડીને પડી જવાય હમ એટલે જેવું પ્રકાર હોય લીલનો એ તો સમજાયું ને એ બધી અંદરની જ લીલ છે બીજી કશી નથી એટલે સમય તો જ પછી શુદ્ધાત્મા પોતે સમયસાર સ્વરૂપે થઈ જાય પૂતગલ સાર અને સમયસાર બે એક જ છે સમજાયું ને પૂતગલ સાર અને સમયસાર એટલે આત્માના પરમ વિશુદ્ધ પરિણામને કેવળ સ્વરૂપ પરિણામને સમયસાર કહ્યું પણ એ પૂતગલ સાથે છે એ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષા એને સમયસાર કહ્યું છે એટલે જૈનમાં નિશ્ચય શાસ્ત્રો વંચાય છે આ સમયસારજી વગેરે વંચાય છે એમાં સમયસાર છે પરંતુ એમાં વ્યવહાર રહેલો છે પણ વ્યવહાર એટલો બધો ઝીણો છે કોઈ કાઢી શકતું નથી એટલે પેલું પકડી જાય સહેલું સહેલું સહેલું પકડી આ બહુ સારું લાગે છે પણ રહીશ કેમ ન શકે તાજવાને બે પલના સરખા કેમ ના થાય સમજ ના ના પકડી શકાય કોઈને હમ એટલે એને ગુરુ ગમ જોઈશે ગમ હમ જમની પાસે છે તમે જોતા જાઓ તો તમને શબ્દે શબ્દ કહેશે કે આ એ કુંદુકાચાર્ય નહોતું એ વસ્તુ જુદી વસ્તુ છે પરંતુ અત્યારે એમના એ કુંદુકાચાર્ય હાજર થઈને તમને સમજાવી દે હા થઈ સમજાવે ને આજે કૃપાળુદેવ છે પણ આજે હાજર થઈને તમને કૃપાળુદેવનું કોઈ પણ વચન હોય તે તમને સમજાવી શકે છે રસિકભાઈ ખરું કે નહીં બધું જ કરી શકે એ દાદા ભગવાનનું સ્વરૂપ હતું અને મહાત્માએ દાદાએ આપણને એ જ આપ્યું છે અને આજે અહીંયાથી પણ મળ્યું હશે તે પણ તમને એ જ સ્વરૂપ છે જ્યારે જ્યારે અનુભવ સ્વાદ આવ્યો છે એ લોકો સમજશે બધા સમજાયું ને ના આવ્યો ને જરાક પણ ખ્યાલ હોય કે અહીંયા સમજવાનું લાગે છે અહીંયા સમજ મળશે આપણને તો ત્યાં પાંચ પાંચ લાગે છે એની જોડે સમજાયું ને માસ્તર બહુ વધારે સારું જાણતા હોય બે ત્રણ માસ્તરોમાંથી તો છોકરો એની પાસે વધારે જાય ને પછી એવું છે બધું <laughs> એટલે બીજું ઉદીર્ણા ઉદીર્ણા સમજી ગઈ તું ચડતી જુ બસો વીસમું અંતરાત્મા દશા એ ના પૂદગલની છે કે ના શુદ્ધાત્માની એ પરમાત્માની પ્રયાણ દશા છે અંતર્મુખી દશા છે હમ આમ શાસ્ત્રમાં તો ત્રણ દશાઓ કહી છે બહિરાત્મા દશા એટલે જે અવસ્તુ છે ને વસ્તુ માનું છું જે અનાત્મા છે ત્યાં હું આત્મા છું એવું માન્યતા છે રોંગ માન્યતા રોંગ બિલીફ કહી લે છે સમજાયું ને તે બહિર આત્મદશા છે એટલે આત્માનું આત્મા સ્વરૂપ આત્મા સન્મુખપણું નથી વિમુખપણું છે સમજાયું ને અને એમાં એ વિમુક્તામાંથી જ્ઞાની પુરુષ મુક્ત કરાવે છે એટલે વી નીકળી જાય છે અને સ્વ એસ્ટાબ્લિશ કરી દે છે એટલે સ્વસન્મુક્તા થઈ જાય છે સમજાયું તને અને સ્વસન્મુક્તા આપણી અંતરાત્મા દશા છે અને એ કયા લેવલે કામ કરે છે આત્મા બેની વચ્ચે કારણ કે બંને પક્ષનું નથી વચ્ચેની દશા છે એ એ અવસ્થા છે એક અદ્ભુત હ એ આખી મોક્ષ માર્ગની મુક્તિની મુક્તિ દશા છે આખી અને અવસ્થા દશા ચાલ્યા જ કરે છે આખું એટલે એને અંતરાત્મા દશા કહ્યું પણ એના માટે પણ આ વ્યવહાર છે શરીર છે બધો વ્યવહાર રહ્યો તો એનું શું કરવું તો કે દશા બેની વચ્ચે શક્તિ સ્વરૂપે શુદ્ધાત્માની ખુલ્લી થઈ જાય છે એને પ્રજ્ઞાશક્તિ કહી પ્રજ્ઞા પ્રજ્ઞાશક્તિ કહી અને એ પ્રજ્ઞાશક્તિ એ કારક નથી પરંતુ બધા કારકપણાનો નિકાલ કરાવે એવી છે શું કહ્યું કારકપણાનો નિકાલ કયું કારકપણું તો કે કરતા ભાવનું કારકપણું હજુ શરીરમાં મન વચન કામ ભરેલું પડ્યું છે જેને તમે નિકાચિત કહો છો ને એ બધું પાણી બરફ ને આવું બધું સમજાયું કે નહીં એ આપણી દુકાન માડેલી તે હા કરવા પડે દુકાન માડી હતી ને પણ દુકાન માડે જેટલું કાચું રહ્યું હતું પોતે સમજાતું ને મોજા કરતું હતું ને બધું એ બધું કાઢી આપ્યું તમને એટલે એના લીધે બેભાનપણું રહેતું હતું એ બેભાનપણું કરી આપ્યું એટલે કાઢી વી કાઢી અને સ્વમાં મૂકી દીધું એમને અને પછી આખું બહેનો છૂટા કરી નાખ્યા હે એટલે તરત બે બહેનો હોય તમે ટ્વીન હોય ને હરખા જ હોય તો તમારા પપ્પાએ બેઓને દાગીને આપી દીધા હરખે હરખા જ એકજક કોઈને કોઈ જોવે તો બે તો કોઈને બોલાવવા પડી જાય બહારનાને કહો તો આ બે આ સેટ મૂક્યા છે કહો આ કોનો કોનો કયો સેટ છે એ નહીં કહી શકે પણ તમે બહેનોને મૂકવામાં આપ્યો હોય ને તો બંને ઓળખી જશો જોજો તમે <laughs> કા મારું ના મારું એકબીજા ઝઘડશો નહીં જોજો તમે ખ્યાલ આવ્યો ને એવું ઓળખાણ પાડી દીધું એટલે હવે આપણે ભૂલા ના પડીએ પણ આગળ ભૂલા પડેલા એના પડઘા રહેલા છે ને બધા એ આયા કરસ બધા એ પડઘા જ એ સમન થતા જાય છે પડઘા તો સમાન જ થાય ને એનો સ્વભાવ સમન થવાનો છે શું એટલે નવો બોલ ફેંકીએ નહીં તો પછી પડઘો ઊભો ના થાય શબ્દ નીકળે એનો વાંધો નથી આપણે ના બોલીએ <laughs> બોલ્યા તો આ બન્યું આપણું ખરું કે નહીં એટલે એ ખાસ છે આપણું સ્વ પર વિવેક આખો અંતરાત્મા દશા એ પૂદના પૂદગલી છે ને શુદ્ધાત્માની એટલે કે પ્રજ્ઞા સ્વરૂપે છે અને પ્રજ્ઞા સ્વરૂપમાં છેલ્લી ભૂલ જોવાતાં જ એ પ્રજ્ઞા પછી એ જ્ઞાનમાં સમાઈ જાય છે એટલે પ્રજ્ઞાને મોક્ષની દૂતી કહી શું કહ્યું પ્રજ્ઞાને મોક્ષની દૂતિ એ તમને મોક્ષ લઈ જઈને જ છોડશે હવે નહીં જવું હોય તો તમને લઈને છોડશે સમજાયું ને તમે વચમાં ગમે તેટલે આનાકાની કરશો તો તમને એટલી છૂટ આપશે પણ છેવટની છૂટ તો નહીં જ આપે તમને એટલું નક્કી છે સમજી લેજો જરા વધારે ચરવાનું મન થાય ચરવા દેશે તમને પણ છેવટની છૂટ તો નહીં જ આપે પ્રજ્ઞા અને જો પ્રજ્ઞાને સિન્સિયર રહ્યા ને તો આપણે છૂટ લેવાવાળા પણ બધા સંયમમાં આવી જઈશું કોઈ છટકશો છટકી નહીં શકીએ સમજાયું પણ જેટલું છૂટાપણું એ થયું છે એટલું રહેશે પછી એના પ્રતિક્રમણ બહુ માગે છે એટલે આજ્ઞા ધર્મ અને પ્રતિક્રમણ બે જ આપણા પુરુષાર્થ મુખ્ય છે સમજાયું ને આ જીવનમાં પ્રતિક્રમણ એટલે કે આપણી ભૂલ દેખાઈ એ ભૂલમાંથી પાછા વળવું અને પાછું પાછું આપણે એને ખરવા દેવું ક્રમણ થવા દેવું એટલે નિર્જરવા દેવું એટલે ખાલી થવા દેવું એમ સમજાયું ને ચાલો આવી લો ભાઈ થઈ ગયો હે ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો હા દાદી સોમવારે લેશું આ પછી લઈશું આ બે હા બે રહ્યા જાઓ પછી બોલો તો આપણે કઈ કઈ જાહેરાત કરી जय सचिदानंद